વિષયો કઈ વિષયો વિષયો વીસ છે ને વીસ નથી તદ્દન એના નિડરતા એ વીસ છે શું વિષયો વિષયોથી વિષયોથી ધર્મ થાય છે એવું માનવા એ વીસ છે જો એ પોઈઝન છે વાત વિષયો ન છૂટકે પોલીસ વાળા જેમ પકડીને કરાવે પોલીસ વાળો પકડી એવી રીતે પોલીસ વાળાને પકડી ના કરતા હોય તો વાંધો નથી પોતાના સ્વતંત્ર મરજી ના હોવું જોઈએ શું કહ્યું પોલીસ વાળા પકડે અને તમને જેલમાં તમને બેહવું જ પડે ને છૂટપત ગઈ એટલે કર્મ કર્મ એને પકડે કર્મ એને અથારે એમાં ના કહેવાય ને આ સમજદાર છે બાકી જ્યાં વિષય વિષય તો ધર્મ જ નહીં જ્યાં વિષય ની વાત હોય તો એ ધર્મ નહીં ધર્મ નિર્વિકાર માં હોય તમે તો ઓછો અંશે ધર્મ છે તો નિર્વિકારી હોવો જોઈએ વિકાસથી સંસાર ઉભો થયો છે બધો વિકારથી સંસાર એટલે વિષયોનો વિકાર પાંચ ઇન્દ્રિય વિષયો અને વિકારો અને મોક્ષ નિર્વિકાર આત્મા નિર્વિકાર છે ત્યાં રાગે નથી દ્વેષે નથી બરોબર છે પણ એ વિકારી કિનારાથી અવિકારી કિનારા સુધી પહોંચી જવાનું કઈક તો ના હોવી જોઈએ ને વાત બરાબર છે પણ એ જે વિકારી કિનારાથી નિર્વિકારી કિનારામાં પહોંચવા માટે કઈક તો નાવડું હોવું જોઈએ ને હા એના માટે જ્ઞાન હોય છે એના માટે ગુરુ એવા મતલબ ફરવા જોઈએ ગુરુ એવો હોવો જોઈએ કે વિકારી ન હોવો જોઈએ ગુરુ વિકારી હોય તો આખું બધું નરકે જાય એ ડૂબે ને પેલા નહીં ડૂબે આખું આખું આખું ટોળું નરકે જાય ગુરુ વિકારી એની પાછળ બધા આખું ટોળું નરકે જાય અરે મનુષ્ય ગતિ ના દેખે વિકાર વિકાર ના વિકાર ના શકે એક ફક્ત ગ્રહસ્થી વિચાર વિકાર કેટલો કે એની સ્ત્રી પૂરતો ફક્ત ગ્રહસ્થ ધર્મ છે એનો સ્ત્રી પૂરતો વિકાર હોય તો ભગવાને એને એડજસ્ટ કરે એક્સેપ્ટ કરેલું છે એક પત્ની બીજી બીજી દ્રષ્ટિ પણ ન બગડે બહાર જાય ગમે ત્યાં દ્રષ્ટિ પણ ન બગડે વિચાર પણ ના આવે વિચાર આવે તો ક્ષમા માંગી દે એક પત્ની વાંધો નથી અને આ કાળમાં તો બધું ભગવાને છૂટ આપી છે એક પત્ની વતની છૂટ આપી છે એક પત્ની વતને એમનો ધમધર્ય કહીશું કે છે શું કે છે અને લોક નિંદે નથી તેના અમે લોક પૂજ્ય કહીશું આ કાળમાં જો લોકો લોક નિંદે નથી તેને અમે લોક પૂજ્ય કહીશું ભગવાન કેવા ડાયા છે લોક નિંદે નથી માટે લોક પૂજ્ય કહીશું શું કે લોક ની નિંદા ના થતી હતી માણસ ની એ લોક પૂજ્ય ગણાય આવા કાળમાં આવો નિંદાઓ થઈ રહી છે બધાને જાણતા નિંદા અને નિંદિત નિંદે કર્મ જ કરી રહ્યા છે લોકો બધા બધા વેપારી વેપારી સાધુ આધારી બધું ધંધો જે મળે છે ને એમાં કોઈ અપવાદ હશે એમ આપણે બધાને નથી કહેતા અપવાદ હોય હંમેશા એમ અને હિન્દુસ્તાનમાં તો આજે આજે બધા થવા મળ્યા છે તાંત્રિક વિચારના માણસો શું એટલે આગળ ઉપર સારું થવાનું છે માટે આજથી એની તૈયારીઓ થઈ રહી છે બરોબર સારું થવાનું છે બે હજાર પાંચ માં તો વર્લ્ડ કેન્દ્ર થઈ રહ્યું છે એવું લખ્યું છે કોઈ ધર્મે વિકાર નો સ્વીકાર કર્યો નથી તો વિકાર નો સ્વીકાર કરે એ વામ માર્ગી કહેવાય શું કહેવાય વામ માર્ગી પેલા વામ માર્ગી બહુ હતા વિકાર હાથે બ્રહ્મ ખોળવા નીકળેલા એ પણ એક વિકૃત સ્વરૂપ જ ઉભું થયેલું કે વિકૃત વામ માર્ગી વામ કર્યું ને વામ માર્ગી એટલે મોક્ષે જાય નહીં લોકોને મોક્ષે જવા દે નહીં પોતે અધુપતિમાં જાય લોકોને લઈ જાય અને હું માનું છું કે દરેક કાળમાં આવું હશે તો ખરું જ ને દરેક કાળમાં આવું હશે તો ખરું ને વામ માર્ગ ના વામ માર્ગ જુદું કરી જાય લોકોને ગમે નહીં વામ માર્ગ લોકોને સારા સજ્જન દરેક કાળમાં વામ માર્ગ હશે હશે હોય છે દરેક કાળમાં હોય છે દરેક કાળમાં વામ માર્ગ હોય છે એ તો દરેક કાળમાં હોય પણ વધતા ઓછા પ્રમાણમાં પેલા પહેલા પણ બહુ ઓછા પ્રમાણમાં હતો અત્યારે જબરદસ્ત પ્રમાણમાં સમાધાન થઈ જવા દો પછી બીજા છે હજુ બધાને છે ખુલાસો રમણ મહર્ષિ નો આશ્રમ છે એ કાઢો છે ના એ માનજો જ્યાં પણ એટીકેટ જોઈતી ન એ તો એ તો સરળતાને જ માનતા હતા એ તો સરળતાને જ માનતા હતા પણ એટીકેટ જોઈતી કઈ જતી રામકૃષ્ણ પરમહંસ પણ એટીકેટ ના હોય એટીકેટ તો સુપર ઇમ્પોઝિશન છે સ્વાભાવિક જીવન નું સ્વાભાવિક સ્વરૂપ એટીકેટ માં જીવન નું સ્વાભાવિક સ્વરૂપ એટીકેટ માં આવતું જ નથી આવતું જ નથી સચિદાનંદ સચિદાનંદ જય સચિદાનંદ ફરી વાર ગયા હતા પાછા ફરી વખત ફરી વાર એટલું જ આઠ દાડા એટલો ટાઈમ મળ્યો હતો તમે ટાઈમ કાઢી લીધો ટાઈમ કાઢ્યો હતો અજ્ઞાન થી મુક્ત કરી દે છે આ જગત અજ્ઞાન થી બંધન છે અને જ્ઞાન થી મુક્તિ છે એટલે અજ્ઞાન અજ્ઞાન નું બંધન જાય છે એટલે એને મુક્તિ નો અનુભવ આ દેહ થાય છે પોતાને પછી ખરો ખરો ખરી પૂર્ણ મુક્તિ દેહ છૂટ્યા પછી થાય પણ ત્યાં સુધી જનક વિદેહી જેવી દશા રહે એટલે આ સંસારના ધંધો અડે નહીં ધંધો આ ધંધો છે ને ધંધાથી જ દશા થઈ જાય પણ એને માટે અંતર્મુખી થઈને સાધના કરવાની જરૂર ના પડે એના માટે અંતર્મુખી થઈને સાધના કરવાની જરૂર ના પડે ધંધાથી દશા પ્રાપ્ત કરવા માટે પોતે અંતર્મુખી થઈ અને પછી સાધના કરવાની જરૂર ના રહે અંતર્મુખી થઈને સાધના બધા લોકો કરે છે ને પણ પોતપોતાની રીતે કરે છે ભગવાન રીતે કરતા ભગવાનની રીત એક જ છે લોકોની રીત જુદી છે એટલે અંતર્મુખી લોકો થાય છે અહીંથી હિમાલય જઈ આંખે બીજું અંતર્મુખ થાય છે પણ ક્યાં મૂર્ખ કરવાનું એને ખબર નથી ચોપડવાની પછી પી જાય છે ચોપડવાની પી જાય શું થાય કહ્યું તું એને ખબર ના પડી મરી જાય એવી રીતે અંતર્મુખ થવું એ તો કોઈ કોઈને પૂછીને કરાય શું પણ આપણે હમણાં જ કહ્યું એમ રમણ મહર્ષિ પણ અંતર્મુખી થઈને મુક્ત આત્મા બનેલા અથવા રામકૃષ્ણ પરમહંસ એમણે પણ સાધના તો કરેલી સત્તર વર્ષ સુધી સાધના કરેલી એટલે રમણ મહર્ષિ અને રામકૃષ્ણ પરમહંસ એ લોકો પણ પોતે અંતર્મુખી થઈ પછી સત્તર વર્ષ સાધના તો કરેલી ને પૂછીને બરાબર છે કોઈને એટલે ગુરુ હોવા જોઈએ એ બરાબર છે ગુરુ હા પણ ગુરુ અને તે ગુરુ પાછા કેવા હોય સદગુરુ હોવા જોઈએ બરાબર ગુરુ બે પ્રકારના એક ગુરુ ગુરુ એટલે ભારે અને ભારે એટલે અવશ્ય ડૂબે અને સદગુરુ ડૂબે નહીં પોતે તરે ને તારે અને ગુરુ તો ભારે ગુરુ નો અર્થ જ ભારે ઉપર જે બેઠા તે એ તો ડૂબે ડૂબે પણ બધા લોકો ને ડૂબાવી મારે એટલે સદગુરુ જોઈએ પણ સદગુરુ મળ્યા પછી પણ સદગુરુ ના આદેશ પ્રમાણે સાધના તો કરવી જ પડે સદગુરુ મળ્યા પછી પણ સદગુરુ ના આદેશ પ્રમાણે સાધના તો કરવી પડે ને હા કરવી પડે સાધના એનો અંત હોય છ મહિના હોય બાર મહિના હોય એમાં ચાલીસ ચાલીસ વર્ષ ના જતો રહે એ તો જેવી જેવી લાયકાત ના લાયકાત ની જરૂર નથી જે સદગુરુ મળે લાયકાત ની જરૂર નથી અને સદગુરુ નથી મળ્યા તો લાયકાત ની જરૂર એ જો બીએ થયેલો હોય એટલી લાયકાત બીએ બીટી થયેલો હોય તો એટલી લાયકાત એ બધી જાત જાત ની લાયકાતો છે જ ને સંસાર આપેલી છે ને આમાં લાયકાત ની જરૂર ના એટલે આ દુનિયાની લાયકાત નહીં પણ એની લાયકાત કોઈ લાયકાત નહીં સદગુરુ મળ્યો કોઈ લાયકાત ની જરૂર નથી સદગુરુ મળ્યો એ જ એની મોટી પુણ્ય કહેવાય લાયકાત ની જરૂર નહીં લાયકાત વાળા તો મનમાં એમ હોય હું તો સમજુ છું ને એના કરતા સદગુરુ પાસે લાયકાત ઓછી હોય ને તે સદગુરુ શું કે સાહેબ મને કશું સમજે નહીં પડતી બાપ તમે જે કરો એ ખરું એવું કે એટલે પેલા સદગુરુ રાજી થાય એની પર એમને આપી દે લાયકાત વાળા હતા અરે ભક્તિ એટલી હોવી જોઈએ લાયકાત લાયકાત ઉઠતી કેપ ચલાવે શું છે હોય તો ફેંકી દેવા જોઈએ નહીં હોય તો સારી વાત છે પણ આપણે સમજવું જોઈએ કેપ હોય તો કેપ કાઢી નાખવો જોઈએ તો લાયકાત અને ગુરુ ને બેને ભેગા થવા એમાં કેપ નડે છે અને પેલો જરા લાયકાત ઓછવાય ને તે તો એમ કે સાહેબ મારા બધું અક્કલ નથી હું તો ગોરખ માણસ છું હવે તમારા માથે પડે તમે ઉકેલ લાયેલો સાહેબ તો પછી રાજી થઈ જાય આટલું જ કહેવાની જરૂર છે સદગુરુ એવું નહીં માગતા બીજું કશું કે બીજી લાયકાતો ફરતા નથી આટલું જ કે સાહેબ મારા હું કઈ બરકત નથી મને સમજણ પડતી નથી તમે ઉકેલ લાયેલો તો સદગુરુ શું કે છે તો તને સમજણ પડે છે તો તું અહીંયા આવ્યો છું શું કરવા અને જો નથી સમજણ પડતી તું મારી પાસે લઈ જા બધું પૂરેપૂરો સમર્પણ ભાવ એમ માત્ર ગુરુ ના આદેશ થી નીકળીએ તો પુરુષાર્થ જરૂર જ ના રહી પૂરેપૂરા સમર્પણ ભાવ થી ગુરુ ના આદેશ પ્રમાણે કામ થઈ જાય સમર્પણ ભાવ હોય બધું કામ થઈ જાય પછી પછી કશું રહ્યું કરવાની કામ જ થઈ જાય પછી પુરુષાર્થ કરવાની કોઈ જરૂર નહીં પુરુષાર્થ પુરુષાર્થ બધું ગુરુ બધું કરી આપે બધું આપણે પુરુષાર્થ ના થાય ને તો આપડે ગુરુ કેવું સાહેબ હું તો પહોંચો છું તમે કરી આલો કઈ શું કહ્યું તે કરી આવે બધું આ મને મને બધા કહે છે સાહેબ મારે થતું નહીં કહું હું કરી આવું શું આ ત્યારે કરેલો બિચારા બહેરો છોકરો વાળો નોકરીઓ કરતો ચાર કરી દે બિચારો સદગુરુ તો બહુ શક્તિ હોય એમનામાં તો અપાર શક્તિ હોય એ બધું જ કરી આપે અને જે ગુરુ એમ કે ના તારે જ કરવું પડશે તાર ગુરુ ને કહી દઉં ભાઈ સાહેબ મારે થાય એવું નથી મારી પાસે તમે શું ભરતા ભરાવો છો એટલે હું બીજા ગુરુ કરીશ કે મારે મને જો કરતા આવડતું હતું તમારી પાસે આવે તો શું કરાવે માટે તમે કરી આલો ભાઈ સાધક થી તો સાધક ની દશા તો એની નરમ હોય કારણ કે બધા કોઈ સાધકો એવા મજબૂત હોતા નથી સમજ ને બીજું શું આપને પૂછવું જે કઈ પૂછ્યું પૂછો બધું મોક્ષ એટલે બંધન થી રહીત થયા આપણને એમ લાગે દ્વંદ્વ થી દ્વંદ્વ એટલે કોઈ માટે આપ જે જ્ઞાન આપવાની વાત કહો છો એ જ્ઞાન પુસ્તકોમાં પણ છે તો પોતાના અનુભવમાં એ જ્ઞાન ઉતરે એને માટે શું કરવું આ જે આપ મોક્ષ આપવા માટે જ્ઞાન કહો છો તો એ જ્ઞાન તો પુસ્તકો માં પણ છે તો એમાં આપણને અનુભવ કેવી રીતે મળે એમ પુસ્તકો નું જ્ઞાન પુસ્તકો નું જ્ઞાન જે છે તે ઉત્તર દિશા કે છે ખરું પણ ઉત્તર દિશા સમજવી તમારા હાથમાં ને એ શું કે છે કે સૂર્ય તરફ ઉભા રહી સૂર્ય તરફ ઉભા રહી અને ડાબે હાથે ઉત્તર દિશા છે એવું લખે છે પણ તમને તમને એ સમજમાં બેસવું મુશ્કેલ છે ને હું પણ એ દૂધ માત્ર જોઈએ અને દૂધ પીએ એમાં જે ફર્ક હોય છે કે દૂધ ખબર પડે કે રામકૃષ્ણ પરમહંસે પણ કહેલું કે દૂધ માત્ર જોઈએ અને દૂધ આપણે પીએ તો સ્વાદની ખબર પડે એટલે આમાં ફરક પડી જાય છે ને શું ફરક પડી જાય દૂધ જોવાનું ખાલી અને પીછી આપણે પોતે પીએ ને સ્વાદ અનુભવીએ એ બે ફેર પડી જાય ને બહુ ફેર બહુ ફેર પોતાનો સ્વાદ જવાનું ચાખે લે ત્યાં સુધી શું સમજણ પડે આ સાકર ગરી છે એવું લોકો કે પણ ગરી એટલે શું તો જયારે મળવા ત્યારે ખબર પડે તો એટલે વેદાંત એમ કહ્યું કે આત્માનો પરમાનંદ છે સુખ છે આનંદ છે મુક્તિ છે પણ તે પણ શું આનંદ એટલે શું કારણ કે વેદાંત કે સ્થિતિ ઇઝ નોટ ધેટ મૂંઝવણ એ છે કે આપ જે જ્ઞાન આપો છો તો કે જ્યાં સુધી અમે પોતે અનુભવીએ કે અમે પોતે સાધના કે તમે પુરુષાર્થ ના કરીએ ત્યાં સુધી અમને કેવી રીતે સ્વાદની ખબર પડે અનુભવ થાય તો જ કામનું ને હું જે આપું છું તો તમે દીવો થઈ જાય તો જ તમે ખબર પડે ને દીવો થાય તો મુક્તિ થાય ને એમ થાય ને તમારે કરવાનું કશું તમારા દીવામાં ઘી છે ભાઈ દિવેટો છે બધું તૈયાર જ છે ના ચાલે એને ના પાડી દીધી એ લોકો આવે છે ના પાડી દીધી તમારે કામનું નથી આ એવું કેમ સમજણ હોવી જોઈએ પહેલો પુનર્જન્મ જ્યાં સુધી સમજતો ના હોય ત્યાં સુધી દીવો હોય નહીં એમાં સમજે ને પુનર્જન્મ સમજતો થયો ત્યાંથી દીવો હોય એનામાં તૈયાર પુનર્જન્મ માનતો હોય અપવાદ સિવાય અપવાદ જ નથી પુનર્જન્મ માને છે તે બીજાની સાયકોલોજી ઇફેક્ટ છે લોકોને આપણા હિન્દુત્વ ભેગા થયા હોય ને તેના આધારે પણ તે કઈ અને પોતાના શબ્દ નથી બેસતી ગેર બેસતી નથી કૃષ્ણ પ્રેમ નું નામ હવાઈ અપવાદ હવાઈ બધા લોકો નથી અપવાદ હોય તો હોય આપડે એવું નથી કે આ વાત કોઈ પણ હોય ખરું તો અત્યારે કોઈ લાયક થાય એવું છે નહીં પેલું શરૂઆત મેં એવી રીતે કરી હતી લાયકાત ને નાલાયકાત બધું જોવા મળી અને શરૂઆત કરી મને લાગ્યું કે કોઈના માર્ક નથી તેત્રીસ ટકા જોઈએ તેને બદલે કોઈનો દોઢ ટકો કોઈના બે ટકા કોઈને અઢી ટકા તેત્રીસ ટકા પાસ કરવા જોઈએ ત્યારે બધું દોઢ બે ટકા દીઠા એટલે પછી ભગવાનને મેં કહ્યું કે જો તમારે આ લોકોને કઈક ઠેકાણા પાડવા મોક્ષ લઈ જવા હોય તો આ બે ટકા પણ પાસ કરવા પડશે કારણ કે આ કવિયુગ છે એટલે ભગવાને કહ્યું બે ટકા પાસ કરવો પેલા બે ટકા વાળા પાસ ત્રણ ટકા વાળા પાસ કર્યા પછી બે ટકા વાળા પછી એક ટકા વાળો પછી પછી ના સરખે સરખું ના પછી minus one minus two minus three સુધી પહોંચે છે સાઈઠ ટકા માઇનસ હોય તો ઉતરાઈ ગયું અને છતાં જો કદી માઇનસ ફિફ્ટી વાળા છે તો એ નહીં તો સિફારસ કરીએ અમે ભગવાન ત્યાં સિફારસ છે જ્યાં જાય ત્યાં સિફારસ છે પેલું થઈ જવાનું ને તમે પૂછો આ જ કહેવા માંગુ છું કે મુમુક્ષુ અને એક સામાન્ય સંસારીની નાની નાની આકાર પ્રશ્નો પણ ત્યાં જ આવવા દે ને ત્યાં આપણે હા પણ ત્યાં પર નહીં અહીં જ્ઞાન છે અહીં જ્ઞાન દિવસ છે ને હા સામાન્ય માણસ એમાં કંઈક તો ફેર નાની નાની સામાન્ય માણસ ફેર અને સામાન્ય કે જેને નાની નાની ઈચ્છાઓ હજુ પૂરું કરવાની હોય મુમુક્ષુ ક્યારે થાય કે જયારે આ સંસારમાં એને કઈ પણ પરવસતા લાગે કઈ પણ કંટાળો આવે કઈ દુઃખ લાગે ત્યારે બીજી બાજુ સુખ પડે શું પડે પંદર દુઃખ લાગે ત્યારે મોક્ષ એટલે મુક્તિ થાય એવું ભાવના કરે ત્યારે મુમુક્ષુ કહેવાય તો એ મુમુક્ષુ થાય એટલે ખોલતો જ હોય કઈ દુકાન કે કોઈ દુકાને મુક્તિ જ મળે એવું છે ને તે મુક્ત આમ ખોટા ખોલતો મળી આવે સદગુરુ અને બદગુરુ વચ્ચેનો ફરક કેવી રીતે ખબર પડે સદગુરુ અને અસદગુરુ સદગુરુ અને અસદગુરુ એ બંને વચ્ચેનો ફરક કેવી રીતે ખબર પડે સદગુરુ અને અસદગુરુ અસદગુરુ કુગુરુ આ કુગુરુ સદગુરુ છે તે આપણાથી ભૂલ થઈ ગયું નહીં કોઈ અવરું બોલી ગયું તો સદગુરુ છે ક્ષમા સાહસ ક્ષમા હોય શું કહ્યું અને પેલા પેલા ભાઈ છે તો ટાઈટ થઈ જાય અને પેલા ભાઈ ને જરા આપડે એમ કહીએ કે સાહેબ તમારી આ ભૂલ છે એવું કહે તો એમ ટાઈટ થઈ જાય થઈ જાય કે ના થઈ જાય સાધુ પુરુષો નીકળી પડ્યા છે કે એમાં ખરેખર કોણ આટલા બધા અત્યારે તો સાધુ પુરુષો નીકળી પડ્યા છે કે એમાં ખરેખર કોણ સદગુરુ હશે કેવી ખબર પડે ખબર ના પડે ના પડે ના પડે એના માટે તો આપણી પાસે સાધન જોઈએ નહીં તો નહીં તો પેલા એટલા બધા રૂપિયા હતા ચોંધીના હતા કે નતા તમે જોયા નહીં ભાઈ મને તમારી ઉંમર કેટલી છે આ એડવાન્સ આ ના રૂપિયા જોયેલા બોડિયો એડવાન્સ આવે છે હા તે લોકો રૂપિયા બધા આમ લે ખરા પણ ઠોકતા હતા લોકલ ઉપર ડાબર ઠોકતા હતા સાચો છે કે નહીં એનો રણકાર જોવા હા એટલે તો પછી જો સાચો લાગે તો પછી તિજોરી મૂકી દે અને સાચો ના લાગે તો પાછો આપી દેનો સમજ પડે ને એટલે ગુરુ ને આપણે જરા ખખડાઈ જોવા પડે તો પછી કામ લાગે નહીં તો એમને ગુરુ કરીએ તો બધા બહુ દાર રૂપિયા કહી જાય પછી ગુરુ ને કેવી રીતે ગુરુ ને કઈ આપણે એકલા હોય એકલા હોય ત્યારે આપણે કઈ સાહેબ તમારામાં કઈ અક્કલ દેખાતી નથી એટલું જ કહ્યું એટલે તરત ખબર પડશે કે રૂપિયો બોધો છે હવે આ જોખમ છે આવું બોલવું એ જોખમ છે આવું બધું છે પણ એની પાસે બીજી દવા રાખવી જોઈએ આપણે કે જો બોધો નીકળ્યો તો પછી આપણે એમને કરવું જોઈએ સાહેબ હું તો ગોરખ છું બાયડી જોડે વઢવાડ થી બોલી ગયો તમારી જોડે હું તમને ચશ્મા લગાડું આમ તેમ તમારા પગ દબાવું એમ તેમ કરીને બિચારાને ખુશ કરી નાખવું જોઈએ તો એમ તો બોલ્યા બોલવાનો રાઈટ નથી આપણને પણ એને બદલો આપી દેવો જોઈએ સમજ પડી ને તો આપણે કઈક દુકાન બદલાઈ ગઈ આપણે હવે અહીં કેમ હતી ગઈ ગયું પણ આ બોધા પણ આ લોકો આખી જિંદગી બોધા પણ જઈ રહ્યા છે એના કરતા ખસાય નહીં રૂપિયો ખસાય ને તો કરતા હશે પણ પૂજા પૂજા કરીશું શું તમને કેમ લાગે છે આપડે એટલું જ સાહેબ અક્કલ નથી આપનામાં એટલું જ કર્યું એટલા ઉપયોગ તમે કેમ ખગડ ના હું તો એવો માણસ છું તો કડક છું તો ભગવાન ને હું ખકડાવતો હતો કે જો તમે ભગવાન છો તો પાંચરા હેડો શું કહ્યું કે મારી કઈ ભૂલ છે મને બતાડો કેમ તમે રાજી નહીં થયા જો મારામાં નથી મને લક્ષ્મી જોઈતી આ સંસારની કોઈ પણ જાતની લક્ષ્મી જોઈતી નથી સંપત્તિ જોઈતી નથી લક્ષ્મી જોઈતી નથી જેને વિષયનો વિકાસ વિચાર નથી આવતો વિષયની ભીખ નથી લક્ષ્મીની ભીખ નથી માનની ભીખ નથી અપમાન કરે તો વાંધો નથી માનની ભીખ નથી કીર્તિની ભીખ નથી દેનાર પહોંચવાની ભીખ નથી કોઈ શિષ્યો ભેગા કરવાની ભીખ નથી શિષ્યોના ગુરુ થવાની ભીખ નથી કોઈ જાતની ભીખ નથી તો ભગવાન તમે સીધા કેમ નહીં થતા એટલે સીધા થઈ ગયા જ્યાં ટેકા પડે હા આપડે ખાતા હોય તો ટેકાવે નહીં તો તમે જૂઠા હોય તો પછી ટેકાવો આપડે ખાતા ના ટેકાવાય ભગવાન તમે કેમ નથી મળતા તો કે ઓછા મળી જાય છે ભગવાન ને તડકાવાથી ભગવાન ઓછા આપણને મળી જાય છે આખા લોકો બધા સાચા હોવા જોઈએ બીજો ઉપાય કરીએ તાર પાછળ થાય ભગવાન આપડે તો સાચા થવું જોઈએ પણ પેલું આપડે સાચું થવું જોઈએ આપડે સત્યતા પૂર્વક થઈ પછી આપડે એમ કઈ કહી શકીએ મેં કઈ ગયા હતા કે બધું પદ આપી દઉં સર્વસ્વ પદ આપો જો આપવું હોય તો મારે કશું હતું નહીં બરોબર કોઈ આપડે ગણત ખોટી પછી કોણ આપડે શુદ્ધ થવું જોઈએ પણ સાત્વિક ના થવું જોઈએ માત્ર સાત્વિકતા થી થોડું મળી રહે સાત્વિક તો થવું જોઈએ પણ માત્ર સાત્વિક થવાથી ઓછું મળી રહે કોને બનાવી છે દુનિયા સાયન્ટિસ્ટ ને પૂછો તો કે છે કે તો પંચ ભેગા થઈને બી બની શકે છે સાયન્ટિસ્ટ ને પૂછીએ તો એવું કે પંચ મહાભૂતો ભેગા થયા એનાથી બની ગયું આપણે એને ભગવાન કહીએ છીએ આપણે એને ભગવાન કહીએ છીએ સાયન્ટિસ્ટો જે માને છે તે કરેક્ટ નથી વાત અને આ જે ભગવાન માને છે તે કરેક્ટ નથી જો ફોરેનના સાયન્ટિસ્ટો મને પૂછે છે કે અમે પાણી થઈ જાય નથી જાય આ બધું સાયન્સ છે વિજ્ઞાન જ છે આ જગત જ આખું વિજ્ઞાન છે અને વિજ્ઞાન માં ફસાયો છે આત્મા આ વિજ્ઞાન ને સમજે તો આત્મા છૂટો થઈ જાય કુંડલિની એટલે શું આ એ બધી હઠાગ્રહ પ્રવૃત્તિઓ છે એકાગ્રતા રાખવા માટે આ દુઃખ માં એકાગ્રતા રહે અને શાંતિ રહે એક મસ્તી રહે એટલે મસ્તી રાખવાના સાધનો છે એ બધા એ પરમાનન્ટ વસ્તુ વસ્તુ નથી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે હા પણ કઈ આટલો બધો વડાપો હોય એના કરતા કઈ મસ્તી રહે એવું કઈ જોઈએ તો કુંડલીની જાગ્રત કરે થાય પણ તેથી કરીને પરમાનન્ટ એનો રસ્તો નથી સમજ ને એ બધા હટાગ્રહ છે બધા કુંડલીની જ્ઞાન મળે કુંડલીની જ્ઞાન મળે ખરું હા થી જ્ઞાન મળે જ્ઞાન જ્ઞાન થી મળે જ્ઞાન જ્ઞાની પાસેથી મળે શું ભલે જ્ઞાન કેવું હોય પ્રકાશમય હોવું જોઈએ પ્રકાશમય આપણને બોલતા હાથે દેખાય બધું એ જ્ઞાન થી જ મોક્ષ થાય બાકી આ બધી બીજી બધી ક્રિયાઓ છે એનાથી મસ્તી રહે બીજું નહીં બીજી એકાગ્રતા કરે છે ચક્કરો ની એકાગ્રતા કરે ચક્કરો પર બોલે છે એકાગ્રતા એ બધી મસ્તી રહે પણ જ્ઞાન નું રૂંધન કરે છે ઉઠતું જ્ઞાન બાજુ રહી જાય છે જ્ઞાન જ કરવા જેવો માર્ગ ધોરી માર્ગ જ્ઞાન માર્ગ છે અને જ્ઞાન માંથી જે ભક્તિ ઉભી થાય જ્ઞાન થયા પછી ભક્તિ તે મોક્ષ ની ભક્તિ છે રામકૃષ્ણ તો કુંડલીની જાગૃતિ ઉપર જોર આપતા હતા રામકૃષ્ણ તો કુંડલીની જાગૃતિ ઉપર જોર આપતા હતા હા પણ એ શું થાય એમાં બેઠેલા એટલે બધું એ મસ્તી આપતી હતી ને એમને એમને મસ્તી આપતી હતી ને એટલે એમને બદલવા પડ્યા ધર્મો બધા એટલે મુસલમાન ધર્મ એવું પેઠા હા પણ શું કરે પણ પોતે ચોખ્ખા દિલ ના હતા નીકળી ગયા બધા બહુ સાફ દિલ ના હતા અને માતાજી માતાજી જેને બહુ પ્રિય છે માતાજી ખુશ હતા એટલે પહોંચી શક્યા એ સ્થિતિને ને ના પહોંચી શકાય જ્ઞાનની પ્રાપ્તિ માટે શું કરવું એવા જ્ઞાની ની પ્રાપ્તિ માટે શું કર્યું એ ભાવના કરશો ને એટલે મળી આવશે આપણે દરેક ને છોકરીઓ હોય તેને ધણી મળી આવે છે છોકરાઓ હોય તેને સ્ત્રી મળી આવે છે બધું ભાવના કરવાથી બધું મળે છે એ પણ મળે છે શુદ્ધ ભાવના જોઈએ ચોખ્ખી ભાવના તો આપણી ભાવના હોય છે તો બધું પ્રાપ્ત પહેલું આપણે સાચા થવાનું જેવું છે દિલના સાચા આ જગત મહેનત થી મોક્ષ નથી તો મહેનત કરવાથી મોક્ષ થાય મહેનત તો મજૂરો કર્યા કરે છે ને મહેનત થી લક્ષ્મી પ્રાપ્ત ના થાય એ તો મજૂરો કરે જ છે ને બધું પુણ્ય નો પુણ્ય થી લક્ષ્મી અને પુણ્ય થી મોક્ષ પુણ્ય પુણ્ય છે તો તમે સંયોગ ગુરુ નો ભેગો થાય ભેગો ના થાય આ સમજો ના છે ને એટલે પુણ્ય એટલે સારું કરવું ઓબ્લાઇઝિંગ નેચર આપવો લોકોને હેલ્પ કરવી એનું નામ પુણ્ય કારણ કે બધા જીવ માત્રમાં God is in every creature whether visible or invisible એની અંદર ભગવાન રહેલા હોવાથી ઇનવિઝિબલ ક્રિએચર કે વિઝિબલ ક્રિએચર ની જોડે તમે સારા સારી રાખો ને સુખ આપો તો તમારે પુણ્ય બંધાય અને આને જો દુઃખ આપો તો પાપ બંધાય છે બસ આટલો જ છે ભગવાન જ બેઠા છે આપની અંદર ભગવાન છે તમને દેખાય નહી તમને દેખાય છે ભગવાન તમારે દેખાય છે એ દિવ્ય ચક્ષુથી જોઈ શકે આ સુધી ના દેખાય ચામડાની વાત છે મૂર્તિ પૂજા માનો માનો છો મૂર્તિ પૂજા કે મૂર્તિ પૂજા હિન્દુસ્તાન મોટા મોટું વિજ્ઞાન છે મૂર્તિ પૂજા હિન્દુસ્તાન નું વિજ્ઞાન છે પણ મૂર્તિ પૂજામાં એનું ફળ શું મળશે ભૌતિક સુખો અને મૂર્ત સ્વરૂપ બે મૂર્તિ નહીં થાય શું થયું મૂર્તિ થી મૂર્તિ મળે છે અને અમૂર્ત ની પૂજા કરશું ત્યારે મોક્ષ થશે શું કહ્યું સાકાર અને નિરાકાર બંને ની વાત ના સાકાર નિરાકાર એ વસ્તુ નથી નિરાકાર એટલે મૂર્ત એની પૂજા કરવાથી મોક્ષ થાય અને સાકાર કોને કહેવાય છે મૂર્તિ સાકાર ના કહેવાય સાકાર તો દેહધારી પરમાત્મા હોય તેને સાકાર કહેવાય મૂર્તિ દ્વારા દેહધારી પરમાત્મા દર્શન કરી શકાય મૂર્તિ દ્વારા દેહધારી પરમાત્મા દર્શન કરાય મૂર્તિ દ્વારા મુક્તિ તો આપણી આપણી શ્રદ્ધાથી છે જો શ્રદ્ધા રહી અને દેહધારી પરમાત્મા અહેસાસ પરમાત્મા જ છે એ જો મળી જાય તો એક અગિયાર સેવન્ટી નાઇન મહાત્મા જૈનભાઈ ને ત્યાં અમદાવાદ પટેલ નામ આપનું રામુ પટેલ રામુભાઈ મને કહ્યું તું વાત કરી પત્રકાર પરિષદ માં આવ્યા હતા આવી શકાયું નતું રામ હશે એટલે વાતચીત કરો બધી વાતચીત આપડે ખુલાસા થાય બધું થાય આપડે બધા એક જ છીએ જુદા નથી પત્રકાર પરિષદ નો અહેવાલ એમણે વાંચ્યો હા વાંચ્યો હા સ્ક્રિપ્ટ હા બરોબર કાલે આપીએ આપડે પેલું તૈયાર કરી છે ને પત્રકાર પરિષદ નું કે એમણે વાંચ્યું ગઈકાલે અમને હિરાણીયા પહોંચાડ્યું હતું આ તો આપણને અંગત સ્પર્શ કરતા પ્રશ્નો પણ પૂછી શકાય તો જ મગજનું સોલ્યુશન થાય ને આ મગજ બધું આમ આમાં ઘણું ન સમજાય એવી તમારી વાણી છે આમાં ઘણી ના સમજાય એવી વાણી છે આમાં હા તે પણ ખુલાસો કરી શકાય તે પાછું પૂછાય તે પણ પૂછાય આપણે ક્યાં શું છે એ પૂછાય એવું પાછું તમે જે ધ્યાન માર્ગ ધ્યાનમાં આવે કે તમારી જે માન્યતા છે એ બીજા બધા કરતા સાવ જુદી છે ધ્યાન માટેની આપની જે માન્યતા છે તે બીજા બધા કરતા સાવ જુદી જ છે ધ્યાન આ લોકો જેને ધ્યાન કે છે ને ધ્યાન એવી વસ્તુ છે ખરેખર એક્ઝેક્ટલી આ તો લૌકિક વાત છે આ ધ્યાન કેવું છે લૌકિક છે ખરેખર એક્ઝેક્ટલી ધ્યાન નો આ એકાગ્રતા છે એકાગ્રતા ને ધ્યાન કે છે ક્યારે કે છે હા એકાગ્રતા એકાગ્રતા ધ્યાન કે છે પણ ધ્યાન ને ધ્યાન કેવું જોઈએ સામાન્ય સામાન્ય સામાન્ય વ્યક્તિ માટે વસ્તુ એવી છે કે ત્યાં અહંકાર હોય જ નહીં અહંકાર ના હોય ત્યાં ધ્યાન ઉભું થાય જયારે અહંકાર હોય નહીં જ્યાં આધારિત ના હોય ત્યાં ધ્યાન ઉભું થાય અહંકાર હોય ધ્યાન ઉભું ના થવા દે અહંકાર હોય તો ધ્યાન ઉભું થવા જ દે અહંકાર ન હોય બરાબર છે પણ ધ્યાન ધ્યાન એકાગ્રતા કે જેને તમે એકાગ્ર ધ્યાન એકાગ્ર કરો છો એ સિવાય વ્યક્તિને પરમાત્મા સાથે ને એકાગ્રતા કહો એ સિવાય તો પરમાત્મા બરોબર એ તાદાત્મ્ય કેવી રીતે થઈ શકે પરમાત્મા ની જોડે એકાગ્રતા કે ધ્યાન વગર તાદાત્મ્ય પરમાત્મા લેવા દેવા નથી એકાગ્રતા એકાગ્રતા ને પરમાત્મા ને કોઈ લેવા દેવા નથી ધ્યાન ને પરમાત્મા ને લેવા દેવા ધ્યાન ને પરમાત્મા આ જે એકાગ્રતા છે એ તો દુનિયામાં વ્યગ્રતા બટાડવાનું ઔષધ છે વ્યગ્રતા જેને થઈ ગયું હોય ત્યારે બટાડવાનું ઔષધ હોય તો એકાગ્રતા એકાગ્રતાની ઉપરની કક્ષા ધ્યાન પર કઈ રીતે પહોંચી શકાય એકાગ્રતાની ઉપરની કક્ષા ધ્યાન છે તો એ કક્ષાએ કઈ રીતે પહોંચી શકાય ધ્યાન ધ્યાન જુદી જશે એકાગ્રતા લેવા દેવા નથી એકાગ્રતા તો એક જાતનું માદકતા છે માદકતા પડી હોય ને ધ્યાન ના પડે જો તો સામાન્ય વ્યક્તિ ધ્યાનનો પ્રયોગ શી રીતે કરી શકે તો સામાન્ય ધ્યાનનો પ્રયોગ શી રીતે કરી શકે ધ્યાન થઈ શકતું જ નથી અહંકાર થી ધ્યાન થઈ શકે જ નહીં અહંકાર ના હોય છતાં ધ્યાન કરવું હોય તો કેવી રીતે અહંકાર ના હોય છતાં ધ્યાન કરવું હોય તો કેવી રીતે કરાય નિરંતર અમારે ધ્યાન હોય છે તમે પણ મનુષ્ય માંથી દાદા ભગવાન થયા તમે મનુષ્ય માંથી ભગવાન થયેલા ને ના ભાઈ અમે અમે નિરંતર ધ્યાન હોય છે હા ધ્યાન હંમેશા નામ શું રામુભાઈ ને રામુભાઈ તમે અમારું બગાડ્યું એમ કોઈ કહે તમને આવી વાત સાંભળવામાં આવે તો તને અસર થાય કોઈ જતી તમે બગાડ્યું ના હોય કોઈ માણસ કે આ બગાડ્યું તો તમને એની અસર થાય ખરી શું અસર થાય રોષ થાય એના પર એ ક્રોધ થાય છે ને તે રૌદ્ર ધ્યાન હોય છે ક્રોધ તમારા અહંકાર અહંકાર ની અહંકાર ની અજાગૃતિ ઊંઘમાં સુષિપ્ત અવસ્થામાં એ ક્રોધ થઈ જાય છે જાગૃતિ હોતી નથી તે અને ક્રોધ થયો એ જ છે તે રૌદ્ર ધ્યાન રૌદ્ર ધ્યાન થી પરમાત્મા સાથે તાદાત કેવી રીતે રૌદ્ર ધ્યાન થી હલકી ગતિ માં જાય નર ગતિ માં જાય નર ગતિ માં હલકી ગતિઓ માં જાય પછી બીજું એક ધ્યાન છે ચાર પ્રકારના ધ્યાન છે એક રૌદ્ર ધ્યાન છે એક આર્ત ધ્યાન છે આર્ત ધ્યાન એટલે આપણે ત્યાં કોઈ ભાઈને ત્યાં બે રૂમ હોય અને હજે ચાર માણસ પોતાના ગામથી મહેમાન તરીકે હરાઈ ગયા આવ્યા સાડા અગિયાર વાગે એટલે પોતે બોલાવો કરો આવો પધારો કે પણ અંદર જુદું જ હોય બને કે ના બને શું હોય અંદર પણ અંદર છે તે મનમાં એમ થાય કે આ ક્યાંથી આવે અત્યારે એ આર્થ ધ્યાન છે એ આર્થ ધ્યાન છે તમને ના ગમતી વસ્તુ તમે ભેગી થાય એટલે તમને ગમે નહીં એ અર્થધ્યાન છે ગમતી વસ્તુ તમને તમારી પાસે રહીને જવાની તૈયારી કરી તે જે ધ્યાન થાય છે આ ધ્યાન છે આ સમજાય આ બે પ્રકારનો ધ્યાન હલકા હલકા કયા છે બીજું ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન આ ધર્મ ધ્યાન કોનું નામ કહેવાય કે તમને પણ ગજુ કાપે ગજુ કાપે કોઈ માણસ ભલે ના બને તે વખતે તમારું ધ્યાન બદલાઈ જાય શું થઈ જાય ગુસ્સો થઈ જાય ને અમારા પર હવે તે કડે ગુસ્સો કરવાનો નથી ખરી રીતે કારણ કે ગજુ તમારું કપાયું અમનું કેમ ના કપાયું આ કપાયું ને આ કેમ ના કપાયું બધા પ્રશ્નો ઉભા થાય છે ઉભા થાય કે ના થાય એની પાસે કોર્ડિનેશન નહીં હોય આપણે કેમ લાગે છે ગજરો પગારની પાસે કોર્ડિનેશન નહીં હોય કેમ ના કપાયું તમારું કેમ કપાયું તમારું કપાયું તો પાંચસો હતા તે ના કપાયું બે હજારનું કેમ કપાયું એટલે એની પાસે બધા કોર્ડિન હોય છે એ કોર્ડિનમાં તમારા જ કર્મનો દોષ છે તમારા જ ઉદય કર્મનો દોષ છે એ એટલે પેલો રિલીફ થાય છે નિમિત્ત એ તો પકડા છે તાર ચોર પણ આપણે તો પકડાયા હતા એટલે આપણે ચોર અત્યારે આપણે પકડી ગયા અત્યારે આપણને દૂર થાય છે એ આનંદ માં છે એ બાદ જલેબી બધું ખાઈ ના ખાય સુધી આત્મા એટલે એટલે એ વખતે જો તમે વાળી લો તો બી અમારા દોષ છે એનો શું દોષ છે એટલે તમે રોગ ને બુદ્ધ ના થાય ને એના તરફ પૂરતો શ્રદ્ધાવ થાય તો તમને ધર્મ ધ્યાન કહેવાય હકીકતમાં એમ જ છે તમારો જ કર્મ દોષ તમને કોઈ કરી શકે નહીં કોઈ કશું જ કરી શકે નહીં જે જે કઈ કરવામાં આવે છે તમારા જ કર્મ દોષ છે કોઈ એમને એમ કશું જ ના કરી શકે લાખો ચોરાની વચ્ચે રહેતો હોય પણ એને કશું અડે નહીં કોઈ માણસ તો એવું ભય પામવા જેવું જગત જ નથી તમારો you are whole and sole responsible for your life ભગવાન આમાં હાથ ગાળ્યો જ નથી ભગવાન આમાં જવાબદાર જ નથી The world is the puzzle itself puzzle થયેલું છે God has God puzzle this world at all. આ પઝલ સોલ્વ થાય છે by relative viewpoint. By, there are two viewpoints to solve this puzzle, one relative viewpoint, but one real viewpoint. અને જે સોલ્વ ન કરી શકે તે આ પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા હોય પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા જોવામાં આવે કોઈ માણસ પઝલમાં પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા માણસો આપણું આખું અમદાવાદ ડિઝોલ્વ થયેલા શેઠિયા બેઠિયા બધા પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા છે આ ગુજરાત અજાગૃતિ માં જ રહે છે ઉઘાડી વાંખે ઉગે છે ઉઘાડી વાંખે ઉગે છે તો જાગૃતિ જોઈ શીખવી જોઈએ તેમાં કૃષ્ણમૂર્તિ કે છે એ જાગૃતિ ના ચાલે એ તો ફોરેન વાળા માટે કામનું છે કૃષ્ણમૂર્તિ જે કે છે તે ફોરેન વાળા માટે જાગૃતિ છે કઈ જાગૃતિ કે છે અવેરનેસ અવેરનેસ અવેરનેસ જાગૃતિ કે છે એ ભોય વાળા માટે છે આપણું તો બિવેર થઈ ગયેલો છે બિવેરનેસ વાળા છે એલર્ટનેસ વાળા આપણે બહુ જાગૃત છે ચોથું ધ્યાન ચોથું ધ્યાન ત્રણ ધ્યાન થઈ ગયા ચોથું ધ્યાન ચોથું ધ્યાન આપ જે રામુભાઈ જો કરતો એ ખરેખર આપ રામુભાઈ જો ખરેખર તારા આપણે શું લાગે છે એ દેહ નું નામ છે દેહ નું નામ છે આ દેહ નું નામ છે હા નામ છે નામ તો નામ તો ઓળખવા છે પણ ખરેખર આપ કોણ છો આત્મા છે આત્મા જો તમે હો તો રામુભાઈ તમારે તમે સ્વીકારી ના લો અત્યારે રામુભાઈ અવરોધ તમે સ્વીકારી અને એ આત્મા થયા છે સ્વીકારી નહીં લેતા એ હીરાની ટપાલ તમે સ્વીકારી લો છો પાડોશી તરીકે હોય ને હીરાની પાડોશી છે એટલે આત્મા થવાની જરૂર છે પોતે આત્મા રૂપ કારણ પોતે આત્મા જ છે આ હું આરોપિત છે આરોપિત ભાવ છે કલ્પિત ભાવ છે આરોપિત ભાવ તેથી કર્મ બંધાય છે અને કર્મ બંધન થી આ જગત ઉભું રહ્યું છે આ જગત કેવું ગુરુ છે કર્મ બંધન થી એટલે હું લાંબુ બી છું એટલે ચાર ફેર કરે છે અને પછી છે તે પાછો ડિસ્ચાર્જ થયા કરે ચાર્જ ડિસ્ચાર્જ એટલે એટલે કોઝિજ અને ફેક્ટ ભેગર કોઝિજ ચાલ્યા જ કરે છે જગત ઘટમાં એટલે અમે જ્ઞાની પુરુષો કોઝિજ બંધ કરી દઈએ ઇફેક્ટ બંધ કોઈથી થાય નહીં ઇફેક્ટ કોઈથી બંધ ના થાય અમારે અઘરું લાગતું છે પણ વાત પૂછાય બધું તમે જે બતાવ્યું ચાર અવસ્થા બતાવી આ તો જે બતાવ્યું ને એ તો ચાર અવસ્થા બતાવી છે ચાર ધ્યાન બતાવ્યું એ અવસ્થા બતાવી ધ્યાનમાં ધ્યાન શું વસ્તુ છે ધ્યાન તો બહુ પ્રકારનો થાય એ ચારમાં સમાય પણ ધ્યાનની બહાર ના નીકળે પણ તમે કોઈ પણ ધ્યેય નક્કી કરો કે મારા બોમ્બે જવું છે એવું ધ્યેય નક્કી કરો એટલે તમને તમે નક્કી કરનાર તમે ધ્યાતા કેવા ધ્યાતા તમે જે બોમ્બે એ બે થયું એટલે મુંબઈ મુંબઈ તમને ધ્યાનમાં જ રહ્યા કરે મુંબઈ જવું છે જવું છે ધ્યાનમાં જ રહ્યા કરે રહે ના રહે એનું ધ્યાન કહેવાય જય જાતા નો બેનો એ કર્યું જોઈન કર્યું તો ધ્યાન અંદરથી ઉત્પન્ન થાય આ બધી જીવન વ્યવહારની અવસ્થાઓ છે એમાંથી પરમાત્માને પહોંચવાનું કે પરમાત્મા સાથે સાથે કયું સાધન આ તો બધી જીવન વ્યવહાર ની વાતો છે એમાંથી પરમાત્મા જોડેનું તાદાત મેળવવાનું કયું સાધન છે આ તો બધું જીવન વ્યવહાર વાત થઈ પણ પરમાત્મા સાથે તાદાત્મ કરવાનું કયું સાધન પરમાત્મા સાથે આત્મા આત્મા જો ધ્યેય તમારો થાય આત્મા અને તમે ધ્યાતા થાવ એટલે પરમાત્મા જોડે ધ્યાન ઉત્પન્ન થાય ધ્યાતા તમે ધ્યેય નક્કી કરો પરમાત્માનું ધ્યાન છે પણ પોતે ધ્યાન કરી શકે નહીં અહંકાર ધ્યાન કરી શકે નહીં એમ ધ્યેય નક્કી કરી શકે એમાંથી બેની જે એમાંથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે એ ધ્યાન છે ધ્યાતા અને ધ્યેય નક્કી કરવામાં જે વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે તે ધ્યાન છે એનો તો એવો થયો લગભગ કે તમે ભગવાન નું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નથી ભગવાન નું અસ્તિત્વ તમારા કરતા બધા કરતા બધા વધારે સ્વીકારવું કારણ કે જોયો ત્યાં જોડે વાતચીત કરું છું એટલે હું તો વધારે સ્વીકાર હું તો નિરંતર વાતચીત જ ઉજળી કર્યા કરું એટલે આ જગત જે સ્વીકાર કરે છે એ એમની શ્રદ્ધાથી સ્વીકાર કરે છે હું તો સમજણથી જ્ઞાનથી સ્વીકાર કરું છું દારિદ્ર થી સ્વીકાર કરું તમે એવું કહ્યું છે કે બે હજાર પાંચ પછી હિન્દુસ્તાનમાં સતયુગ આવશે આપણે એવું કહ્યું કે બે હજાર પાંચ ની પછી હિન્દુસ્તાનમાં સતયુગ આવશે થઈ રહ્યું છે અત્યારે હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ રહ્યું છે એ થઈ રહ્યું હશે એવું લખ્યું છે મેં